અને એક એક ડુંગર ને આમ આમ પથરો એક નીકળ્યો હોય આમ લાંબો ત્રણ ચાર ફૂટ લાંબો પચીસ ફોટા કર્યા કરે હું અમારા ઇન્ડિયાને પૂછે કોઈ નહીં લે કારણ કે પૂજા છે પૂજા પૂજા દીવા પર મરી જાય આપણે કે બધી પૂજા ઇન્દ્રિયોમાં મસ્ત અને આપણા ઇન્દ્રિયો મસ્ત નથી આપણા તો અહંકાર માં જ મસ્ત છે અહંકાર ને લોભ અહંકાર ને લોભ તેમાં મસ્ત મોક્ષ જોતો મને ખબર નથી મોક્ષ એટલે એક્ઝેક્ટલી શું છે but I I know that something beyond this, this kind of life um, એ જોતું હોય તો તમારે રોગ છોડવાનો ને અહંકાર છોડવાનો રાઈટ તે એ કેવી રીતે કરાય છે એટલે મોક્ષ જો જોઈતો હોય તો અહંકાર ને આ લોભ બધું છોડવું પડે ને તો એ કેવી રીતે છોડાય તું કેવી છોડું અહંકાર તું પોતે અહંકાર છોડું છોડવું એટલે તો પોતે બંધેલું હોય પોતે બંધેલું આમ જુએ ખરો પણ શીર છૂટે અને બીજાને બીજા બંધેલા હોય તેમને પૂછે કે અરે ભાઈ તું મને છોડી આલ ને ત્યાં હું જ બંધાયેલો એટલે ભાઈ રસ્તામાં જતો આવતો હોય કોઈ છૂટો હોય તેને કઈ ભાઈ એકાદ છોડિયા ને કે એટલે મુક્ત પુરુષ હોય એ આપણને મુક્તિ આપે શું કહ્યું આ બંધાયેલા લોકો શું આપે આ વિચાર So uh, once he gives that, how long does it take to uh, be completely unwrapped? એ કે બધા જ બંધનો દાદા કે દાદા નથી બંધન ભાઈ એટલે હું એમના પાસે આવી છે પછી હું જ્ઞાન ને પછી કેટલા વખતે એટલે કે દાદા પાસે જ્ઞાન લીધા પછી આ બધા જ બંધનો છૂટી જાય એનો એના માટે કેટલો ટાઈમ લાગશે છૂટે એવું છે ને વહેલું મારું વહેલું મરવાનું હોય તો જલ્દી કરવું અને જરા મોડું મરવાનું તો ધીમે ધીમે આસ્તે થવા દેવું તો પછી જ્ઞાન નહીં ત્યારે મુક્તિ આપી મરણ આપે તેવું પોસિબલ છે જ્ઞાન લઈએ તે જ વખતે મરણ આપી દો એવું પોસિબલ છે જ્ઞાન લઈએ ને મૃત્યુ આવી જાય એવું પોસિબલ છે બને નહીં એવું એવું બને બહુ પુણસારી હોય એવું બને બહુ પુણસારી હોય પણ તે અહીં સીધો મોક્ષ થાય ને એવું બને નહીં તો અહીં જો જો અહીંયા જો મને જ્ઞાન દઈને મરણ આપી દે તો છે પછી મહાવીર સ્વામી પાસે ને તો જોઈ ને એ કે જ્ઞાન આપો અને તરત જો મરણ આવી જાય તો પછી ત્યાં સિમંદર સ્વામી પાસે વહેલું જવાય ને એવું છે ને ઉતાવળ ભૌતક માં કરવાની ભાઈ આશ્ચર્ય કરવાનું હોય તો ભૌતિક માં કરવાનું ઉતાવળ કરવાની તો ભૌતિક માં આમાં અધ્યાત્મ ઉતાવળ ના હોય ને આશ્ચર્ય ના હોય anywhere with you are going slow or fast, that is in all materialistic life, that not in spiritual life. There is no slow, no fast. You cannot okay. make a haste in, in this life. Steadily, steadily. So you have to be patient in, in right. terms of unraveling. Not slow, but steadily. તો કે કે આપણને પેશન્સ જોઈએ આમાં આના માટે પેશન્સ જોઈએ ધીરજ જોઈએ ધીરજ બીરજ કોઈ જરૂર નહીં તું પોતે મુક્ત થઈ ગઈ પછી રહ્યું શું છે મીનાથી તું મુક્ત થઈ ગઈ તો મીના જુદી તું જુદા પછી તારે શું જ્યાં સુધી મીના છે ત્યાં સુધી એનો નિકાલ કરવો મીના ને આપણે આપણે ગુલથી મીના ઉભી થઈ છે એટલે આપણે એને મીનાનો નિવેડો લાવી નાખવાનો મીના શું કે છે કે તે તમે મને ઉભી કર્યા મારી ઈચ્છા નથી તમે મને વળગ્યા છો તો મારે મને મારો જેવી હતી એવી કરી નાખો ચોખ્ખો કરી નાખો મને તે આપણે ચોખ્ખું કરતા સુધી રહેવાનું કાયદેસર એટલે સંભાવ નિકાલ કર મીના પૂછે છે કે કેટલી કેટલા વખતે નિકાલ મીના પૂછે છે કે એનો કેટલા વખતમાં નિકાલ આવશે ઉતાવળ શા માટે શેને માટે ઉતાવળ પાછળ ભાગ પડ્યો હોય તેને ઉતાવળ ભાઈ પરત પાછળ વર્ષ ઉતાવળ નથી સેવન્ટી સિક્સ વર્ષ છે મને કોઈ મને ઉતાવળ નથી Joe, a beautiful question. Um, because, um, how should I say? Uh, he said something uh, which was which struck me he said that um, a lot of people come a lot of uh, people come as sadhus and all these things and they give you all these false promises and he said to beware of the false promises and the promises are always in the future Okay, and I don't know what is false and what is not. So how am I going to be able to? જ્ઞાન આપીએ છીએ Uh-huh. That's ત્યારે only. અનાદિકાળથી આના એટલા અવતાર લાખો અવતાર થઈ ગયા તો અમાસ હતી અમાસ અમાસ શું સમજી Many lakh years ago, what did you say? You had dark moon. No moon. No moon. No moon. Uh, there was no moon. That night, particular night was no you moon. You had darkness all the time. You had uh -huh. darkness. No moon. Uh -huh. In so many dashboard. Who I did or you? You for you all, all of us. For all of us. He's just giving example. Yeah. Uh-huh. Just listen. Hmm. અનાધિકારથી ડાર્કનેસ ન જીવે છે બધા અજવાળું જોયું જ નથી મૂન જોયું જ નથી તે અમે આ જ્ઞાન આપીએ એટલે મૂન પ્રગટ થાય તે પહેલું પેલો બીજ ના જેટલું અજવારું આવે બીજ બીજ નો ચંદ્રમાં ઉગ્યો હોય એટલું અજવારું આવે અમે આપીએ અમે આખું જ્ઞાન આપીએ તારે પ્રગટ થાય કેટલું બીજ નો ચંદ્રમાં જેટલું પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરીશું પછી બીજ નો ત્રીસ થાય બીજી ચોથ થાય ચોથું પાંચમ થાય પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયું Indira is saying is a long, that you ask how soon you can achieve such and such. full moon આ જન્મમાં થઈ જશે ને હમ આ જન્મમાં પૂરું એક અવતાર પછી થાય તે બિલકુલ જાહો દલાવી વાળો શ્રીમંદિર સ્વામીની પાસે જ બેસી રહેવાનું કારણ કે હું ફૂલ મૂન નથી ફોર્ટીન્થ ફોર્ટીન્થ એ ફૂલ મૂન છે Simandhar Swami full moon he says that I am fourteen day So one one day you have to spend with him Swami after this birth. Oh, and that's ha, one ha, ha, uh, one avtar. one avtar. That's right. That's what he wants to say. You can achieve. Yes, to the interim government, but the full government, Swatantra. Full independent. Not in, not dependent to. Hmm. Independent. હવે તમે મારે મારે અવતાર નથી જોઈતા 14 એક on this will have one only and next કથાની પછી મજા આવે છે પ્રસાદ પ્રસાદ <laughs> Here you go, ego cut cut કરવાનો પ્રસાદ આ બાર કોઈને માર્યું હોય શું થાય પ્રસાદ આપ્યો તો કોર્ટમાં ઝઘડો કરે ને આપણને જેલમાં કરે છે અને આ લોકો હિન્દુસ્તાનમાં પ્રસાદ મારી પાસે રોજ માઇક માઇક કરે મારે આપવો પડે રોજ માઇક માઇક કરે પ્રસાદ આપવો પડે એમનાથી ચેન્જ થઈ જાય બધું હા રફનેસ જતી રહે બધી જ્ઞાન તો આપ્યું નથી જ્ઞાન આપ્યા પછી અપાય કાલે લીધેલો એને લઈ ગયો પણ જ્ઞાન આપ્યા પછી અપાય ખરી રીતે નહી તો મનમાં વિચાર ખરાબ આવે દાદા મને આપો મનમાં કેમ ખરાબ વિચાર આવે જ્ઞાન પહેલા પ્રસાદ લે તો ખરાબ વિચાર કેમ આવે ના એમ માણસ નું મન જરા અવરું ફરી જાય કઈ આ બધું આવું બહુ જુઠ્ઠું એવું તો કઈ વિચાર આવે જ્ઞાન લીધા પછી ઊંધો ન ફરે થાય પ્રસાદ તો કઈ હારે કે પ્રસાદ તો મોડે ખાવાનો હોય તો કામનો ભીખુભાઈ ખબર નથી પ્રસાદ ની નહી ખબર નહી ભૂલાબેન <laughs> બધા પ્રસાદ લઈ ગયા <laughs> <laughs> વાત જોઈએ છે જ્ઞાન ની બધા રાહ જોઈએ છે તમે આપી દો એમ જયંતિભાઈ કે છે એ વાઘ નહીં જોતા હોય તેને કાલે પાંચ વાગે મળશે પણ ભાવના કરવાની ભાવના ક્યાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાવ મને બસ વાર જોવાનું ખોટું નથી વાર જોવાનું ખોટું નથી સમજ પડે બીજી વાર જોઈ તેના કરતા આ વાર જોઈએ બહુ સારી તમે જોયેલી કે નહીં જોયેલી બહુ જોયેલી ગુલાબેન કેટલી ઉંમર સ્વામિનારાયણ ના સંતો એ લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ પડદો રાખે અને એ લોકો એવું કહે કે સ્ત્રીઓના અવતારનો ઉદ્ધાર ના થાય તો કે એ બધું શું છે સાચું છે એમને ત્યાંની સ્ત્રીઓ આપડે એમના ડિપાર્ટમેન્ટ એ એમના ડિપાર્ટમેન્ટ ની વાત કરે છે આપણા ડિપાર્ટમેન્ટ આપણા ડિપાર્ટમેન્ટ બધા ઉદ્ધાર થાય ને એવું બીજ નથી એવું કે આમાં સ્ત્રી જ થયા કરે એ તો જરા મોહ અને કપટ વધ્યું કે સ્ત્રી થઈ જાય પુરુષ માં મોહ અને કપટ વધે કે સ્ત્રી થઈ જાય અને સ્ત્રીનામાં અહંકાર અને ક્રોધ વધ્યો એટલે પૂરું થઈ જાય ભુલાભાઈ પૂછે કપટ અને દમ બે માં ફેર શું કપટ અને આ સ્ત્રીઓ બધી કપટી હોય બધામાં કઈ નું કઈ કપટ હોય ત્યારે સ્ત્રી થાય પણ દંભ કોક નામ હોય દંભ એટલે શું કે પોતે દુખી હોય પારગો નો તોય બહુ સારી હારી ટ્રેન ફર્યા મોટી દેખાવા અને ભૂલી ભૂલીબેન સુખી છે તોય હારી બરોબર સારી નીકળતી <laughs> દંભ ખોટો દંભ કરે કપડા પહેરણ મોટો ટાઈટ થઈને ફરી મહિયા ખાલી કરશે એવા જોયેલા તમે જોયેલા નહીં ઇન્ડિયામાં કઈ પક્કા પાડે અહીંયા તા બધા દંભ અને કપટ કપટ તો સ્ત્રીઓ માત્ર બધી સ્ત્રીઓ ઓછું વધતું ભાઈ સમજો ને અને આવતા ભાવ માં પુરુષ થવાની નામ ના ખલાસે થઈ ગયો ભાઈ આપડા પુરુષ થાવ કે સ્ત્રી થાવ આ બોક્સે હજાર માગ છે એટલે ગમે તેને ભડકવા જેવું નહીં means they don't get sense in stuff or? ના એવું નથી બધો ઝીણી વાત તો સમજવી પડશે ને ક્યાં ગયા બેન ઝીણી વાત સમજવી પડશે ને જાડી ક્યાં સુધી ચાલશે બધી જીણી વાત સમજવી પડે ને આ ઝીણી વાતો હભરાઈ જ ના હોય ને Now after I get the gnan, okay, uh, and I still have to take the. કાલે રવિવાર છે કે રવિવાર છે શનિવાર શનિવાર રજા છે કે નહીં uh, રજા છે ને છે કે નહીં બહુ પ્રયત્ન કરું તારા પણ ચૂકી જવાય છે વારે વારે પણ પાછું આવી જાય છે બહુ પ્રયત્ન કરું છું ચૂકી જાય છે વારે વારે પાછું આવી જાય છે પણ લક્ષ નથી જતું પણ લક્ષ નથી જતું આ ભલે ફેર ફરી ફિટ કરી દો બરાબર કમ્પ્લેટ ફિટ કરી દો બરાબર કરવું જ છે ને કેરા વગર છૂટકો છે દાદા કસાયોમાં આ વિલિયમ જતો હોય ને અને મેરી જતી હોય તો આમ આમ કરતા કરતા જતા હે ને તેના એના આત્મા ક્યાં છે નિરંતર વિષયમાં આ વિષય ની બહાર નીકળે નહીં આત્મા એ આ વિષયમાં ના હોય આંખના વિષયમાં હોય બીજું હોય કોનના વિષયમાં હોય નાકના વિષયમાં હોય જીભના વિષયમાં હોય પીઝા ખાય વિષયમાં જ આત્મા નિરંતર આખો દિવસ અને તો ઇન્ડિયન શું વિષય તો ગોઠ જ નહીં અરે હું મોખા ઢવા કે મારે તો અત્યારે ઓફિસ માં પૈસા એ લોભ માન લોભ અને માન લોભ અને માન નામ કાઢવાની ઈચ્છા થાય લોભ એ વિષય તો જે કરે છે ને નો વિષય એ તો આખો દડો પેલો અકળેલો છે એટલે અકળાય વિષય શોખ નથી ને પણ અકળામણ કરે છે તો શોખ તો અમને હોય જે આખલો ગલી પછી કર્યું ને એને હોય તમે જોયેલું આખલો આખલો ગલી પછી કર્યું અહીંયા આ લોકો આખો સારો ગલી પછી કર્યું જોયેલું જોયેલા અમેરિકન આ લોકો વિદેશ ને જતા હતા જોયા જોયા નીકળે જ નહીં અકાદો માંથી તમારો અકાદો માં પહે નહીં એમણે જોવાનું આમ પેલો ફોટા લે લે કરતો ફોટા લે એક આટલો પથરો આમ નીકળેલો હોય છે તો પેલા હું હજાવી ફોટા લે લે લે ઇન્ડિયન પૂછજે ફોટો ના પગાડ ક્રોધ માન માયાલો એટલે હું ને લોભ મને અહંકાર લોભ મને અહંકાર બીજે કઈ નહીં આખો દાવે એમાં જ હોય એ કઈ માલ લેવા જાય ને તો મોઘું છે મોઘું છે અને આ મોઘું મોઘું ના કેટલા ડોલર કે ફોર ડોલર યસ અને આપણાથી કહે ફોર ડોલર નો તારો છોકરો મારો છોકરો આપી દઉં તને <laughs> કોણ એટલે કસાયોમાં આત્મા કસાય આત્મા એ લોકો કહે કસાય આત્મા એટલે નિરંતર દુઃખ પામી જ રહેલો ભાઈ વિષય આત્મા વાળાને જરા તરવાની ધાર પર મધ સારસ ચોપડ્યું હોય તો ભજ ખાય પણ જીભ જરા કપાય એ લાય ભરે બે હાથે ચાલે કેવું સુખ મળે મધ તો રાખે પણ જો જીભે કપાય એ કશે એમાં વિષય આત્માના તે આ લોકો સુખી હોય એમને અને આ કસાય તો આખો દાડો દુઃખમાં દુઃખમાં હૈરાશ કરતો હોય અને આ બે માંથી મુક્ત થયો અને આ બે માં કશામાં ના રે અને આત્મા રે તારે નિજ આત્મા સ્વરૂપ એ મૂળ મૂળ મૂળ પુરુષ થયો મૂળ સ્વભાવમાં આવી ગયો સમજ ને એટલે તમે તો મૂળ જબામાં રહો છો હવે તો વિષયમાં તો મૂળ હતા જ નહીં બહુ અને હતા તે ભૂલા હતા કોણ હતું ભૂલા સિદ્ધાર્થનગર હતા કોણ હતું ભૂલા ભૂલા ભૂલી બધું હવે તમે છૂટા થઈ ગયા વિષય કશા બે આ જસુભાઈ લખ્યું પોતાનું બધું છૂટું થઈ ગયું ને બધું લખેલું છે પછી શું કે છે હા પોતાનો અનુભવ લખ્યો જસુભાઈ બધો હું કેવો જુદો થઈ ફરું શું કે છે વકીલાતે કરું પણ જુદો થઈને વકીલાત કરું ઇન્દ્રિય સુખમાં હોય સુતેલો વિષયાત્મા એ નામ કહો કષાયમાં જો હોય ડૂબેલો કષાય આત્મા કહેવાયો એ બેમાં જો જાય નહીં તો આત્મા નીજ સ્વરૂપ રહ્યો નીજ સ્વરૂપમાં હોય સ્થિતિ તો શુદ્ધાત્મા એ નામ કહો શું કે છે એ વિષયાત્મા ના રહે અને કથાયાત્મા ના રહે અને નિજ સ્વરૂપમાં રહે તો શુદ્ધાત્મા એટલે ઊંઘે નિરંતર બીજામાં ઊંઘે આમાં જાગતો હોય શું કર્યું હોય ડૂબેલો એ ખોવાઈ ગયેલો દેખાય ડોલર આટલા છે ખોઈ ગયેલો દેખાય હવે ક્યાં કઈ નઈ કઈ નઈ કઈ ડોલર માં જણ જોડે લઈ જવા તમારે વાઘેલા લઈ જાય લાગે નહીં છત્રીઓ વેર લઈ જાય દાદા વેર એ બે માં ના હોય તો નિધ સ્વરૂપ માં થઈ ગયું વધારે ના થાય અમે ના હોઈએ એમાં આ માલ નિકાલી માલ પણ કાચો ના હોય ચેતરા ચેતરા દુરુપયોગ ના કરે પૈસાનો એક પૈસાનો સદુપયોગ નિરાશર ખાતે જેટલા જાય એટલા ધર્મ ને માટે જેટલા જાય એટલા પણ આને માટે આ સાથે એ વાળો ના લઈ લે સ્ટોર વાળો એ લેવાનું એ લેવાનું એ સંપલ લે માં છે બે બુટ ના સંપલ ને બગણા છે ચડાવે તમને બહાર એ તો કઈ સુધી સ્ટોર વાળા લાગે ગજામ ડોલર હોય તો નથી પછી જે વાલા લાગે છે અડખમણા લાગે હા કે કેવા લાગે અડખામણા તેના કરતા અડખમણો ના લાગે વાલો ના લાગે આપડે જરૂર હોય તે વસ્તુ લઈ આવીએ નહીં તો બધી આ તો વગર ઘરમાં દોલર ઘરમાં હો આજે ચગ્યું એવું જગત ખુદા ખુદ કરી આ લોન પેલું લોન પેલું લોન પેલું બાંધી નાખો સ્ટોરેજ unnecessary problems. તો કોઈ કોઈ માણસ પરમી દાદા પછી આટલું જ ધોતી જોટો ભેટ મારી સ્વીકાર મૂકવું કઈ છે મારા બેગ નોની છે તમે ક્યારે બદલે બીજો પાછો લઉં તો પહેરેલો કારણ મૂકવું કઈ જગ્યા હોય છે આમ કઈ પેટીઓ મોટી કરવા આવ્યો છું કે પેટીઓ નોની કરવા આવ્યો પેટી નોની કરવા આવ્યા છે મોટી ડોલર બોલર ત્યાં લઈ જતા છે એ તો અહીં વાપરી ખાવાના ના હોય તાર કે મારે ધર્મ માં બહુ ખર્ચો કરવો પણ મારી પાસે નથી અને આવે તાર હું ના પાડે માયા નો કાયદો કાયદો માયા મૂજવે એને આપવા ના છે ને એને આવતો બરો રામ ભોગવવામાં શું વાંધો છે તક ના પણ થશે પણ ઉતારણ કરીશું પડશે શું તાર પેલું ત્યાં નારીએ નીકાળી નીકાળવું ભાઈ ચાલ્યા ડોલર બેંકમાં ભૂલી હતી ભાઈ તારા ડોલર બેંકમાં એવી ભૂલ ના કરે ડાયા માણસ શું કહ્યું અને છોકરા હતા આપડે બાપે જે આપી હોય એ આપવાનું બીજું વધારે આપશે દારૂ પીશે હવે ચડાવ હતો વધારે આપજો થયું આપડે બાપે જેટલું આપ્યું એને એને ભણાવો કરવો બસ એ આપણી બીજી ફરજ ના હોય આપણે બાપે જેટલું આપ્યું એને કઈ આપી લે ઘર ગઈ અને નોકરી કરી જોબ ફરી કરી અને આપણે દસ લાખ ડોલર હોય તો આપી ખાણા એને આપીએ તારે જાય કેમ ભુલાભાઈ એમ કે લોકો એમ કે છોકરાઓને તો કઈ કર્યું જ નહીં તો પછી ભુલાબા એમ કે છે હું અહીંયા કરું તમે તમારું કર્યા કરો કે છે અમે અમારું કરી લઈશું કે છે તો ડાયો થી પેસ <laughs> <laughs> <laughs> પણ જે જ્ઞાન પામેલા છે એને ખબર છે કે આ વસ્તુ છે પણ લૌકિક માં ભાર જે લૌકિક છે લૌકિક માં એ લોકો તો એમ કે લૌકિક માં તો બધા એમ લૌકિક માં સમજદાર હોય ને તે બનશે નથી સાચો બાપે નથી એનું જેટલું માગતું એટલું આપી દે છૂટા શું કહ્યું બહુ હાય હાય મારા છોકરા કઈ આમ ચાપતી દબાઈ દબાઈ કહીએ તો બહુ દબાઈ બધું બદલે એ રીતસર સારું કોઈ કોઈ કોઈનો છોકરો થયો નથી અને કોઈનો થયા નથી કોણ એના બાપ ને થતે બાપ મરી જાય જોડે કોઈ છોકરો ગયો ઘેર આવીને આઈસ્ક્રીમ ખાય છે બધા પાકા ચાલુ આ કેમ જતા નથી જાણે રિલેટિવ હગે રિયલ નય રિલેટિવ હગે વ્યવહારની જો આપણે સારું રાખીએ તો એ રે રે એ સારું રાખે તો આપડે રે અને એક કલાક જો ચડકાઈએ ને તો ત્રીસો નો છોકરો એને ચડકાઈએ નાલાયક બામ છે તેમ છે બધું તો પછી છોકરો શું કે છૂટો થઈ જાય શું તમે મિલકત ના આપો તમારા બાપ ની તમે લીધેલી બહુ દાવો ભાઈ લઈ લીધી હું સમજતો હતો છોકરો છું મારો અત્યારે મને સમજણ હારી પડી હા મને સમજણ પડી કે તું આ તું ક્વોલિફાઈડ માણસ એ તો કલાક ખખડાવીએ ને ત્યારે રૂપિયો તારે કલદાર સિંહ ડેરો ખબર પડે ના ભાઈ છોકરો હતો છોકરા તમે બાપ ની કઈ મૂર્તિ લઈ ફોટો પૂજા તમે શું આખો તમે તમારા બાપ ના ફોટા પૂજા તમારી જાણી આશા શું જયંતિ કે છે એમને કાલે સવારે જોબ પર વહેલું જવાનું છે એટલે જવાની મારે જવાનું છે તમારે જય મગુ ના એટલે બહુ હાયા નહીં કરી છોકરાને કેવું કે તું તો બહુ સારો માણસ સારી રીતે સુખેથી જીવન કાર કે એના હવે ના કરી એવું થયું ફ્રેન્ડલી ટોનમાં વાત કરી તેથી હા હા એક એક પોતાનો થાય ને સાથે દબાઈએ બહુ દબાઈએ ને બધું બંધ થાય તો આ તો હા કૂતરા એટલું સમજે કે આ છોકરો ક્યાં હતી બે ત્રણ મહિના સુધી દવડાય શું બાકી નાનપણ બધા હાથ હા નાનપણ બધા બહુ હાથ એની ફરજ છે સાથે એ આપણા લોકોને અમુક ટાઈમ સુધી ફરજ ચઢાવી ફરજ થાય પચીસ વર્ષનું બહુ થાય અને પછી કલાક ઘડાઈ જોઈએ એટલે જાણીએ કે હવે બરોબર હમ થાય એવો થઈ ગયો એટલે શું તો કલા રૂપિયો તે ખણ લક્ષ્મી ની જુગા ખગડાવું છું લક્ષ્મી ને આપણું જુગા ઉતક ના એ આપણું લે ખોટો પડે અને પછી બેરા નીકળે ફાઈ નાખે કાપી નાખે જાય કલદા ખગડતા કલદા રૂપિયા તો થયા બધા ચમચન બાપ ને બારી ઘેર આઈસ્ક્રીમ ને બધું ખાય નિરાંત પછી કબીરો કે છે ચલ ગયા તો ના મિલા કિસકો પૂછું બાત માત પિતા સુર બાંધવા જૂઠો સબ સંગાત ચાલી કોઈ માલુમ ફરી મળ્યું નહીં કાગળ આવ્યો નહીં આ માત પિતા સુર જૂઠો આ સંગાત જ જૂઠો જ કે છે ન આ હંગાત અમરી જોડે હંગાત કર્યો કે છે હંગાત કર દાદા ને ફોલોઅર્સ જોડે જો કઈ ગપ જવાય પોતાના પોતાને ગામ લઈ જાય કેવું ત્યાં કોઈ પણ પ્રકારની પરવસ્થા નથી કોઈ પણ કોઈ પણ પ્રકારનું દુઃખ નથી ત્યાં લઈ જાય ફરી સમજ કે સમજ પડી જ્ઞાન સારું રહ્યું બે ત્રણ બહુ વખત થઈ ને દર્શન થયા ને વિજય થાય તો દોડીને આવ્યા તમે કોઈ કહ્યું પેલા એની પરથી પ્રોગ્રામ ઉપરથી સમજણ પડી છે નહીં પ્રોગ્રામ મોકલ્યા હતા સારું કરો આ બધું સારું ઘણું સારું કરો દાદા એમને મેં બાર વર્ષે મળ્યા માં એટી ટુ માં બાર વર્ષે તમે પછી ચાકી ગયા પછી હું એને જોજો કરે લોહી ચકું થયો કે લોહી ચકું તેમાં દાદા ના માલ નો ચાકી લીધો દાદા દુકાનમાં માલ બહુ ભીડો છે મારે કાઢું છું તો નીકળ્યા જ કરે છે દુકાન માં બહુ માલ ભર્યો છે દાદા કે દુકાનમાં બહુ માલ ભર્યો છે જેટલો કાઢું છું તમે કોઈને પૂછીને ભર્યો હતો સારું હતું પણ મેં ભાવ એ ભર્યું ડોલર બધા પૂછતા હતા ડોલર પોતાના નતા બેંકો જે ધીર્યા એ બધા ઓવરડ્રાફ્ટ લઈ ગયેલા બધા તે અત્યારે ઓવરડ્રાફ્ટ આપે પાર નહીં આવતો સાચી વાત છે છોકરા બોકરા કશું વધારે ના અપાય એમને તો દારૂડિયા બનાવી આપણે કેટલી ઇજરતા બન્યા તો તારી પાસે ઓછું છે તો સીધા રહો <laughs> બાપે બાપે પાંચ લાખ પાંચ લાખ ડોલર આપ્યા હતો કઈ ફેટ નો દર કઈ શિષ્ય પીતા હોત ને કઈ આગળ જેમ પીતા હોત પાછી ચીજો કઈ ખાતા હોય સારું છે ધનભાગ કે આ બધા રૂપિયા મળ્યા એ દાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશે શું કહ્યું એવી ભૂલ ના કરશે તમને સમજ પડી ને એવી ભૂલ થાય જ નહીં હું કઉ છું ચાર લોકો સમજે પડે તે લોકો આપે એ આનંદ શું આલ્યા કરશે દાદા આપણો એક સવાલ છે સોય ના નાકા માંથી ઊંટ જાય પણ ધનવાન નહીં જાય તો ધનવાન નું શું નાકા માંથી ઊંટ જાય પણ ધનવાન માણસ ના જાય ધનવાન પૈસા વાળો સોય તેના નાકામાંથી ઊંટ જઈ શકે પણ ધનવાન ના જઈ શકે ધનવાન હા મગજ બધું ચક્રમ થઈ ગયું ભાઈ અને તો હોય લક્ષ્મણ લક્ષ્મી એ રાતે ઉઠે સપના દેખાય તો સાત લાખ ડોલર સાત લાખ પચીસ હજાર પણ જે ધનવાન છે તેમનો શું જે લોકો ધનવાન છે ધનવાન નો તો સંઘય બહુ ના ના પણ તે મોક્ષે જવામાં આળખીલી રૂપ ખરું કે કેમ ધનવાન ને એમ કે મોક્ષે જવામાં વિઘ્ન ખરું જાય શકે જ નહીં ને એ ધન નું ધન જ ના જવા દે ધન વધારે આવે તો નાખી દેવું જેમ તેમ કરીને સારા છે વધારે આવે તો આપણા દેશના જે ઉદ્યોગપતિ છે બિરલા અને ટાટા એ લોકો આખી જિંદગી નાખ્યા કરે જે આવે છે ને બધું ડેરાસરો બધું વાંચ વાંચ કરે છે બધું એટલે પછી એ ઉગે છે ને આવે છે ઉગે છે ને આવે મોક્ષ માં ફૂટે નહીં ને કશું પણ તે લોકો મોક્ષ માં જઈ શકે મોક્ષમાં જવા ને પછી હમણે નહીં જાય ઘણા કાળ સુધી પછી અત્યારે તો પુણ્ય ની લહેર કરે તો પછી સુદામાં રહેલા સારું રાઈટ તો પછી સુદામાં રહેલા સારું સુદામા ની જેમ સુદામા હા એ દુઃખ ગરીબ રહેવું પણ દુઃખ છે તો પછી તો બિલો નોર્મલ બિલો નોર્મલ સંપત્તિ ઇઝ પોઈઝન એબો નોર્મલ સંપત્તિ is poison so you have to maintain normality normality Dada ભાવ એ કરવાનો કે દાદા વ્યવહાર સૂચન ચાલે એટલું આપો એવો ભાવ તો કરવાનો મહિને બે હજાર ડોલર નો ખર્ચ હોય ખબર ને એટલું આવક કરીને પછી બીજું બધું એબો નોર્મલ ખબર ને દાદા આપણે સ્ટેશન પર જવું નહીં પડે સ્ટેશન હોમું આયા કરે જે છેલ્લું સ્ટેશન છે ને આપણે જવાનું છે તે હોમું આવે આપણે જવું નહીં પડે જેમ ગાડીમાં બેઠેલા ને મુંબઈ થી ગાડી બેઠા એટલે સુરત હોમું આવે કે તમારે જવું પડે જવું પડે ગાડીમાં બેઠા રહીએ સુરત હું આવી રોકડીઓમાં આ બધું ખ્યાલમાં રહેવું છે બધા ખ્યાલ રહેવાથી ખ્યાલમાં હોય ખ્યાલમાં તો હોય છે પણ ઉદય કર્મ ને આધારે ઘણી વખત ઉદય પ્રમાણે એવું લાગે ઉદય કર્મ ને આધારે હા જાગૃતિ એ તો થવાનું ઉદય પ્રમાણે પણ આપડે આ જ્ઞાન હાજર રાખવું જ્ઞાન તો હાજર જ હોય છે નહીં આ જ્ઞાન હું જે બોલું છું ને હાજર રાખવું ઉદય પ્રમાણે તો આપણને પસ્તાવો થયો છે કે આવું ન થવું જોઈએ પણ થઈ ગયું કઈ શું કહ્યું બરોબર પણ આટલો મોહ ના રહેવો જોઈએ કોઈ પણ ઉદય ઉદયમણી આ વાત ચલાવી હતી પણ આ જ્ઞાન હાથે રાખવું છે ખબર ને આ જ્ઞાન હાજર હોય તો રજૂ નથી જાય એટલે દાદા જાગૃતિ મન છે જાગૃતિ મન છે જાગૃતિ મંદ કરી થોડી હા પેલું માયા જબરદસ્ત માયા કરી ને એટલે જાગૃતિ મંદ અને માયા રાખવા જેવી છે કલાક ખખડાઈ જુઓ ને ભાઈ વધારે નહીં હું હિન્દુસ્તાન બધાને કહું બહુ પૈસા એકનો એક છોકરો એકનો એક છોકરો મને તો એના આગળ ગમતું નથી મેં કહું બરાબર કલાક કલાક ખખડાવો તો હે હે કલાક નહીં દસ મિનિટ ખગડાવો ચક્કર છું ચક્કર છું એના કરતા પાડું છે કલાક ખગડે એટલે દાવો ના મળે હા તો એક જ લોહી નો હમો થાય એક બ્લડ હમો થાય તો એક એક તો રહ્યા એક છોકરો હમો થયેલો તેના બાપ ને કોર્ટમાં હરાયો અને ભાગ લીધો પછી વકીલ ને શું કહ્યું કે હવે મારા બાપુજી ના નાક કટી ફરી વાગે થાય તો ત્રણસો રૂપિયા વધારે આપું નાક કટી કરાવતા તો ભમો છે દુશ્મન જ થાય આ દેહ જ દગો આ દેહ કોઈ સગો ના થાય આટલી બધી એની કાજી રહી રહીએ બધું સગો થાય નહીં એ દુઃખી નું ભોરે એટલે જંપને આટલું આટલું દાંતણો કેટલા બધા ભ્રસ લાયા કેટલી બધું એ લાયા બધું ઘટકેસ કર્યું નવડાઈ કર્યો હાથ ઉગચ્યા વડાયો ના કેટલું ખવડાયું સંસાર આખો દગો છે દગા માં છે તે માણસ આમ સગાની માં પકડે એવું લોકોની પેટ નહીં એવું છોકરાને શું મારા ફાધર જેવા કોઈ માણસ નહીં એવું લાગે આલુ ને આલુ આપડે હાથમાં છે ને વ્યવહાર સુંદર રાખવો શું વ્યવહાર સુંદર હા એ જ ભાવ કરવા જેવો છે એ જ ભાવ કરવા જેવો છે વ્યવહાર સુંદર રાખવો એ જ ભાવ કરવા જેવો છે મિત્રાચાર્ય મિત્રાચાર્ય જેમ સુખી થાય એવું આપડે પણ એ દારૂ પીએ ને હવે રસ્તે ચડે એ આપણે ના બધા મેં જોયેલા કે દારૂ તો હોય તો પીએ જોબ કરવા ગયું હોય એવું હોય સંજોગ જ ના આપવાનો અને ધર્મ માટે વાપર્યા એ તો આપણું છે તે ઓવરડ્રાફ્ટ છે આવતા બહુ પાસે પ્રાપ્ત થઈ એ તો ઓવરડ્રાફ્ટ છે એ કઈ ઓછો કઈ લઈ ગયા છોકરા આપો તો જતા રહ્યા ગટરમાં ગટરમાં ગયું આપણે જાતે વાપરી કાઢે ખોટા દુરુપયોગ કરીને ગટરમાં બાર મેં ચાર ખમી જોઈતો હોય બાર ખમી પીડાવે મુરખ છે ને દાદા દેવું કરને ઘી પીવાની ટેવ પણ લઈએ દેવું કરીને ઘી પીવાની ટેવ પડે મારી સારી વાતો છે બધી ગાડામાં કોઈને આપડે કહીએ નહીં કોઈ સાંભળે નહીં ગાળો કે લોકો સાંભળે એ વાત છે દેવું કઈ નહીં એટલે લોકોને મારી નાખવા અને આપણે વીએ બરોબર છે એટલે મારું કેવું એમ છે કે આ કન્ટ્રીમાં છે આ લોન પર બધું ચાલે ને આપણે પેલા એને દેવ કરી ના કહેવાય આપડે કયું હોય નહીં ને લોકો નું દેવું કરીએ એને ઘી પીએ ખાય મજા કરીએ એવું નહીં હા દેવું કરી નાખે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આખો ભાડો ખાધા પછી ચટણી માટે જે રખડે છે ચટણી માટે એ મહાવીર ની સભાઓ પેલા સભાઓ મહાવીર ભગવાન ની સભાઓ બેઠેલા પણ આખી ભાણાની કિંમતી મત નથી આખી સારી એક નાનાજી આખું ભણું છોડી જાય ચટણી શું ચટણી ભાણા માટે નહીં ચટણી નહીં માર્યા પછી આવે. માટે આ છોડી દે આ પાસે મારે નહીં જાય. No, I didn't hear it. Okay, what was Whatever you were talking, I didn't hear it. Which one was that? Oh, તમે ઇંગ્લિશમાં explain કરો. એનો તો એમ કે કે Meaning શું? આખો ભાણું ખાધા પછી ચટણી માટે બેસવું નહીં એનો મિનિંગ શું સમજ એક નાની એમથી બાબત બીજું બધું કઈ પડેલ નથી એટલે આ રૂપ અચ્છા એટલે એ તો છે માઇનોર મેટર એના માટે થોડી ઘટના મોહ પાર આવી જાય છોકરાઓ કઈ જતી આ બરાબર નથી એમ છે બે કે આ બરાબર નથી દરરોજ મગજ મારી થાય તમારે આપડે દાદી દાદા મીના નો સવાલ છે આપડે જમવા બેઠા હોય અને જમવાનું ઘણું બધું મૂકવામાં આવ્યું હોય બધું ખાઈ ના શકીએ અને પછી જે વધે એને વેસ્ટેજ કેવો કે શું કેવો કે બધું ખાઈ જવું પોસ્ટથી આ કઈ નાખે Normally parents always say don't wait so many people. Poor people. Oh, parents, yeah. Yeah, you know, poor people don't. Yeah, you know, ચાલીસ ચાલીસ વર્ષ પછી ઘરે નીકળવું નથી ચાલીસ વર્ષ ચાલીસ ચાલીસ દાદા તમારા પદો જે છે બધા એ ખૂબ ગાવા છે અને તે માટે આશીર્વાદ ની જરૂર છે તમારા પદો જે છે તમારા પદો ખુબ ગાવા છે